ઊંડી હોય તો નીકળી જવાની કે બંધ પડવાનો જે લઈને આવ્યા છે નિર્ધાર થઈ જવાની પછી નવેતર જે કર્યું હોય કર્મ જે કર્યું હોય કર્મ તે